की जय Krishna. કૃતો આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ પરા સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ હોય છે અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુદેવ સત શિષ્ય પાસે આવે છે જગતમાં સદગુરુ દુર્લભ નથી સત્શિષ્ય દુર્લભ છે સદગુરુદેવ ના દર્શન થતા નથી એનું એ જ કારણ છે આ જીવ લાયક નથી સૂર્યનો પ્રકાશ સર્વત્ર હોવા છતાં ઘુબડ ને સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય છે ઘુબડ ને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી એ ઘુબડના નો દોષ છે આ જીવ લાયક નથી તેથી સદગુરુદેવ ના દર્શન થતા નથી આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે સંતો વાયુમંડળમાં ફરે છે અને સત્શિષ્યને શોધે છે સંતો ને કાળ મારી શકે નહીં સંતો અમર હોય છે મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે તુલસીદાસ મહારાજ ને જગત નહીં ભૂલે તુકારામ મહારાજ ને મીરાબાઈ ને જગત નહીં ભૂલે સંતો અમર છે સંતો આજ પણ છે સંતોનું પાંચ ભૌતિક શરીર આપણને દેખાતું નથી સંતોનું આધ્યાત્મિક આધિ દૈવિક સ્વરૂપ આજ પણ છે દર્શન આપે પરીક્ષિત રાજા એ સાંભળ્યું ગમે દિવસે હું મરવાનો છું રાજા એ તો એવું જ માની લીધું આજે જ હું મરી ગયો જગત નો સંબંધ છોડીને પરમાત્માના દર્શન કરવા માટે ગંગા કિનારે જઈને બેઠા છે વગર આમંત્રણે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે સુખદેવજી જેવા સંતને કોણ આમંત્રણ આપી શકે કે મારા વીર કથા કરવા આવે જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે એવા સંતોને કોઈના સામુ જોવાની પણ ઈચ્છા થતી નથી રાજાના હેરજા સુખદેવજી મહારાજ તો વગર આમંત્રણે આવ્યા રાજાએ સાંભળ્યું કે સાતમે દિવસે હું મરવાનો છું વિલાસી જીવનની સમાપ્તિ થઈ પવિત્ર જીવનનો આરંભ થયો હવે પરીક્ષિત રાજા નથી હવે પરીક્ષિત ઋષિ જેવા થયા ઋષિ ને ઋષિ મળવા જાય સંત ના ઘેર સંત આવે છે રાજમહેલમાં પરીક્ષિત રાજાનું જીવન વિલાસી હતું ત્યારે કોઈ સંત પરીક્ષિત ને રાજમહેલમાં મળવા ગયા નથી ગંગા કિનારે આવીને બેઠા છે વિલાસી જીવનની હવે સમાપ્તિ થઈ છે હવે પવિત્ર જીવનનો આરંભ થયો અધિકાર સિદ્ધ થયા પછી પરમાત્મા જીવાત્મા ને સદગુરુ રૂપે મળવા આવે છે સદગુરુ તત્વ ને ઈશ્વર તત્વ બંને એક જ હોય આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠીકાણે એવું વર્ણન આવે છે પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે પરમાત્મા સર્વશક્તિમાન છે તો પણ સંતો એવું વર્ણન કર્યું છે ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ ઘણા ભાગે ભગવાન ન્યાયાધીશ નું કામ કરે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા પરમાત્મા જીવાત્માને કર્માનુસાર સુખ દુઃખ આપે છે જે જેવું કર્મ કરે એવું એને ફળ ભગવાન આપે છે ભગવાન પણ એવું બતાવે છે હું કર્માધીન છું તમે જેવું કરશો તેવું ફળ મળશે ગુરુદેવમાં એક એવી શક્તિ છે સદગુરુદેવ વિધાતાના લેખને ભૂસી નાખે સદગુરુદેવ અતિશય કૃપા કરે તો પ્રારબ્ધ નો પણ વિનાશ કરે છે અનુસાર ફળ આપે છે સદગુરુદેવ કર્મની મર્યાદાને અલગ કરીને કૃપા શક્તિથી શિષ્યને દેવ બનાવે છે ભગવાનમાં પણ કૃપા શક્તિ તો છે પણ ભગવાન કૃપા શક્તિ નો ઉપયોગ જલ્દી કરતા નથી ભગવાન ઘણા ભાગે બધાને કર્મા અનુસાર ફળ આપે કોઈ સંત જીવ ઉપર કૃપા કરે તો કર્મના ને પણ દૂર કરી શકે પરમાત્મા એ સંસાર ની રચના જેવી કરી છે સંસારમાં ફસાયેલું જ રહે છે સંસારથી ઘૃણા થતી નથી પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા થતી નથી સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય તો પણ તેને સંસારે મીઠો જ લાગે છે સંસારનો મોહ છૂટતો નથી પ્રભુએ સંસારની રચના જેવી કરી છે સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે વિષયો અનેક વાર માનવને રડાવે છે દુઃખ આપે છે છતાં મીઠા જ લાગે છે વિષયોનો મોહ છૂટતો નથી પુરુષનું મન એવું બગડેલું હોય છે એને સ્ત્રીના શરીરમાં સૌંદર્ય દેખાય સ્ત્રીનું મન એવું બગડેલું હોય છે એને પુરુષના શરીરમાં સૌંદર્ય દેખાય જે શરીર મળમૂત્રના આધારે છે એ શરીરમાં શું સારું છે આંખમાંથી નાકમાંથી મુખમાંથી દુર્ગંધ નીકળે છે મેઘ નીકળે છે માનો રોજ સાફ કરે છે માનવના જેવો કોઈ સાપ કરનારો નથી અને આ શરીર જેવી કોઈ મલિન વસ્તુ નથી રોજ બગડે છે દુર્ગંધ જ નીકળે છે આજકાલ કેટલાક લોકો એ દુર્ગંધ ને ઢાંકવા માટે સુગંધી તેલને પાવડર વગેરે લગાડે છે પણ એમનો પ્રયત્ન બહુ સફળ થતો નથી કલાક બે કલાકમાં એ જેવું હતું તેવું જ થઈ જાય મન એવું બગડ્યું છે શરીરમાં સૌંદર્ય વાસે છે મન જેનું બહુ બગડ્યું છે એને તો નખમાં અને વાળમાં પણ સૌંદર્ય દેખાય નખમાં અને વાળમાં શું સૌંદર્ય છે મન બગડ્યા પછી નખ અને વાળ પણ સુંદર લાગે છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે નખ અને વાળ એ શરીરનો મળ છે માં અપવિત્ર છે તમે ભોજન કરવા બેસો અને કદાચ અન્નમાં વાળ આવી જાય એ અન્ન ખાશો નહીં વાળ અતિ અશુદ્ધ છે અપવિત્ર છે મન એવું બગડ્યું છે કે વાળમાં સૌંદર્ય દેખાય પ્રભુએ જીવાત્માને સંસારમાં ફસાવી દીધો છે આવો હું ભગવાને શા માટે રાખ્યો આ મોહ રાખ્યો ન હોત ને તો બધા જ ભગવાનની ભક્તિ કરવાના હતા પણ ભગવાનને એમ થતું હશે કે બધા ભક્તિ કરે તો મારા વૈકુંઠમાં બહુ ભીડ થઈ જશે બધા વૈકુંઠમાં આવે નહીં અને સંસારમાં રખડતા જ રહે અને તેથી કદાચ પ્રભુએ આવો મોહ રાખ્યો હશે માનવ મૂર્ખ નથી ડાયો છે એનું જ્ઞાન વહી જાય છે ટકતું નથી વિષયોમાં એવું આકર્ષણ ભરી દીધું છે વિષયો મીઠા જ લાગે છે સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે અને સંસાર સુંદર નથી આ સંસાર જેને બનાવ્યો છે એ સુંદર છે તારું મન બહુ બગડેલું છે તેથી તને સ્ત્રીમાં પુરુષમાં સૌંદર્ય દેખાય તારા મનમાં કામ છે આંખમાં વિકાર વાસના છે અને તેથી સંસારમાં સૌંદર્ય વાસે છે કોઈ સ્ત્રી સુંદર નથી કોઈ પુરુષ સુંદર સુંદર એક પુરુષોત્તમ પરમાત્મા છે સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે સંસારનું સૌંદર્ય ક્ષણિક છે અત્યારે તમને જે સુંદર દેખાય છે એ થોડા સમય પછી ગમશે નહીં તમને જોવાની ઈચ્છા થશે આ સંસારમાં શું સુંદર છે અને શું ખરાબ છે એ કેવું બહુ જ કઠણ છે તમે જેને ખરાબ સમજો છો એ કોઈને સુંદર લાગે છે કૂતરાને કૂતરીમાં જ સૌંદર્ય દેખાય અને બીજામાં કોઈ ઠેકાણે સૌંદર્ય દેખાતું નથી સદગુરુદેવ સત્શિષ્યને સમજાવે છે અરે આ સંસાર જેને બનાવ્યો છે તે સુંદર છે સંસાર કાર્ય છે પરમાત્મા કારણ છે સંસાર સુંદર હોય તો આ સંસાર જેને બનાવ્યો તે અતિ અતિ સુંદર હોવો જ જોઈએ કોઈ સુંદર વસ્તુ દેખાય ત્યારે ભગવાન નું સ્મરણ કરો ભગવાન કેવા હશે જે પ્રભુએ આવો સુંદર સંસાર બનાવ્યો એ પરમાત્મા અતિ સુંદર છે જીવ ને ઈશ્વર તો સંસારમાં ફસાવી રાખે છે સદગુરુદેવ સંસારમાંથી હટાવીને એના મનને ભગવાનના સન્મુખ લઈ જાય પરમાત્મા શ્રેષ્ઠ છે કે સદગુરુદેવ શ્રેષ્ઠ છે ત્રણ દેવોને શ્રેષ્ઠ માન્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આ ત્રણ દેવો એક એક કામ કરે છે જયારે સદગુરુદેવ ત્રણે કામ કરે બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે છે વિષ્ણુ ભગવાન જગત નું રક્ષણ કરે છે અને શિવજી મહારાજ જગત છે તે બહુ પવિત્ર નથી કોઈ સંતના ચરણ પકડો સંત જેના ઉપર કૃપા કરે છે એનો નવો જન્મ થાય જે જીવ ઉપર કોઈ સંતની કૃપા નથી એનું જીવન પશુના જેવું જ હોય છે કૂતરો આખો દિવસ રખડે છે કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે માનો થોડો વિચાર કરતો નથી પૈસો શા માટે જોઈએ પૈસાનું લક્ષ્ય શું છે કે પૈસો હોય તો કુટુંબ નું સુખ મળે પૈસો હોય તો સ્ત્રી મળે પુત્ર થાય બંગલો થાય કુટુંબ નું સુખ ભોગવવા માટે પૈસાની જરૂર છે માનો થોડો વિચાર કરે કુટુંબનું સુખ શા માટે આ જગતમાં કોઈ બીજું સુખ છે કે નહીં કુટુંબ સુખથી ને બીજા સુખની ખબર જ નથી પશુ પક્ષીઓમાં પણ પતિ પત્ની હોય છે પશુ પક્ષીઓ સંસાર કરે છે કુટુંબનું સલૌકિક સુખ તો પશુ પક્ષીઓને પણ મળે માનવ બુદ્ધિ પ્રધાન જ્ઞાન પ્રધાન માનવ જયારે પરમાત્માના માટે કઈક સાધન કરે છે અને ત્યારે માનવનો નવો જન્મ થાય જે ભગવાનના માટે કઈ સાધન કરતો નથી એ પશુ જેવો છે કૂતરો જેનું ખાય છે તેની ચાકરી કરે છે કૂતરાને જે ઘરમાં ટુકડો મળે છે આખી રાત જાગે બહુ કાળજી રાખે છે કે ચોરી ન થાય કૂતરો જેનું ખાય એની ચાકરી કરે છે માનવ ભગવાનની ભક્તિ ન કરે માનવ પરમાત્માની સેવા પૂજા ન કરે તો એ પશુ કરતા પણ હલકો છે આ શરીર કોને આપ્યું છે આંખને જોવાની શક્તિ કોણ આપે છે અન્ન જળ કોણ આપે છે જે ભગવાનની સેવા પૂજા કરતો નથી એ કૂતરા કરતા પણ હલકો છે કૂતરો તો જેનું ખાય એની ચાકરી કરે છે કૂતરો જેનું ખાય એના ઉપકાર માને છે કૂતરાને ટુકડો આપો ને તો ભૂછડું ઉપર કરે છે એ તમારા ઉપકાર માને છે કે તમે મને ખાવાનું આપો છો જે પરમાત્માએ માનવના માટે અન્ન ઉત્પન્ન કર્યું છે અને તે પ્રભુની સેવા પૂજા જે કરતો નથી એ કૂતરા કરતા પણ હલકો છે કોઈ સંતના ચરણ પકડો બહુ સ્વતંત્ર થઈને ફરશો નહીં તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં કોઈ સંતમાં વિશ્વાસ રાખો કોઈ પણ સંતને માં સંતોના ચરિત્રો વાંચો જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ માનો શ્રી શંકરાચાર્ય મહારાજ નું ચરિત્ર બહુ દિવ્ય છે ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી નું ચરિત્ર દિવ્ય છે તુલસીદાસ મહારાજ તુકારામ મહારાજ મીરાબાઈ સંતોના ચરિત્રો વાંચવાથી બહુ લાભ થાય જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ માન તમારા મનમાં કોઈ સંતને રાખજો સંસાર સુખમાં ફસાયેલા કોઈ વિલાસી ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં જેણે વાસનાનો વિનાશ કર્યો છે જે સતત ભક્તિ કરે છે એવા કોઈ સંતને આંખમાં રાખો સંતને મનમાં રાખો આ મારા ગુરુદેવ છે કોઈ પણ સંતને ગુરુ માનવાની બહુ જરૂર છે તમે સંતને ગુરુ માનશો તમારી એમને દયા આવશે સંતને લાગણી થાય છે મારામાં એનો વિશ્વાસ છે એનું મારે કલ્યાણ કરવું છે સંત ને જયારે લાગણી થાય છે ત્યારે જીવન સુધરે છે કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો કે ભગવાનના ધ્યાનમાં સેવા પૂજામાં એ કોઈ દિવસ તમને યાદ કરે સંતોનો એક નિયમ હોય છે કોઈ માનવનું સ્મરણ કરવાનું નહીં માનવ માયામાં ફસાયેલો છે કોઈ પણ માનવને યાદ કરવાથી મનમાં માયા જ આવે છે સંતોનો એવો નિયમ હોય છે સતત પરમાત્માનું ધ્યાન કરે છે કદાચ ધ્યાન ન થાય તો કોઈ સ્ત્રીનું કે પુરુષનું સ્મરણે કોઈ દિવસ કરતા નથી કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે તમને કોઈ વખતે યાદ કરે સંત જેને યાદ કરે એનું કલ્યાણ થાય સંત ધ્યાનમાં સેવા પૂજામાં જેનું સ્મરણ કરે એને ભક્તિનો રંગ લાગે છે બહુ સ્વતંત્ર થઈને ફરે સારું નથી સ્વાતંત્ર્ય પતન કરે છે તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો નહીં કોઈ સંતમાં વિશ્વાસ રાખે કોઈ સંત કૃપા કરશે તમારો નવો જન્મ થશે સદગુરુદેવ સત્શિષ્યને નવો જન્મ આપે છે ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે વિષ્ણુ ભગવાન સર્વનું રક્ષણ કરે છે સદગુરુદેવ સર્વકાળ સત્શિષ્યનું રક્ષણ કરે ઘણા સાધુ સંતો એવા હોય છે તેમને કોઈ દિવસ ગુરુ થવાની ઈચ્છા થતી નથી કોઈ સંતને ગુરુ માને એ સારું છે ગુરુ થવાની ઈચ્છા રાખે યોગ્ય નથી તમે કોઈના ગુરુ થશો નહીં કોઈને ગુરુ માનજો શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે ગુરુ થાય છે એને બહુ માર પડે છે શિષ્યને જયારે પાપની સજા થાય છે ત્યારે ભગવાન ગુરુદેવને બોલાવે છે તમારો શિષ્ય ગુરુ પૂર્ણિમાના દિવસે તમે એની પૂજા લેતા હતા એની પૂજા લીધી એનું પાપ કેમ છોડાવ્યું શિષ્યના પાપની થોડી સજા ગુરુદેવને પણ થાય અને તેથી ઘણા સંતોને ગુરુ થવાની ઈચ્છા થતી નથી જે ગુરુ થયો એના માથે બહુ જવાબદારી આવે ગુરુદેવ સત્શિષ્યનું સર્વકાળ રક્ષણ કરે છે ગુરુદેવને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા થતી નથી ગુરુદેવ તો પોતાનું સર્વસ્વ શિષ્યને આપવાની ઈચ્છા રાખે ગુરુદેવ અતિ ઉદાર છે ગુરુદેવ શિષ્યને પરમાત્માનું દાન કરે છે શિષ્ય ગુરુદેવને શું આપી શકે ગુરુદેવ નિરપેક્ષ હોય છે જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે જ નહીં ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કામ હોય લક્ષ્મી પતિ જેના હાથમાં આવે છે તે નિરપેક્ષ થઈ શકે છે લક્ષ્મી હાથમાં આવે તેથી જીવ નિરપેક્ષ થઈ શકે નહીં જયારે લક્ષ્મી પતિ હાથમાં આવે છે લાખ મળે કે દસ લાખ મળે માનવ નિરપેક્ષ થઈ શકે નહીં લાભથી લોભ વધે છે જેને પરમાત્મા મળ્યા છે ભગવાન જેના હાથમાં છે એ જ નિરપેક્ષ છે ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કામ આપણા શાસ્ત્રોમાં વર્ણન છે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમિધા લઈને જાય સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સમિધાથી અગ્નિમાં હોમ થાય છે હાથમાં સમિધા લઈને જવાનો અર્થ એ છે સંસારમાં સર્વ પ્રકારનું સુખ મેં ભોગવ્યું સુખ ભોગવીને મને કઈ શાંતિ મળી નથી હવે કોઈ સુખ ભોગવવું નથી સમિધાથી જેમ હોમ થાય છે સંસારના સર્વ સુખનો મેં હોમ કર્યો છે હવે કોઈ સુખ ભોગવવું નથી એવું મને સુખ મળે કે જે સુખનો અનુભવ કર્યા પછી દુઃખ આવે જ સંસારનું બધું સુખ એવું છે જે સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે હવે કોઈ સુખ ભોગવવું નથી કેટલાક લોકો સંતોના પાછળ પડે છે પણ લૌકિક સુખના માટે પાછળ પડે છે મહારાજ સિદ્ધ છે થોડો આશીર્વાદ આપ્યો તો મને પૈસા મળી જાય કેટલાક તો એવું સમજે છે કે મહારાજે આશીર્વાદ આપ્યો પછી મને લોટરીમાં એક લાખ રૂપિયા મળ્યા સાચા સંત કોઈ દિવસ સંપત્તિ આપીને સુખી કરતા નથી સંત બુદ્ધિને સુધારીને સુખી કરે વગર મહેનતે હાથમાં પૈસો આવે ને એ આળસુ થાય છે એ વિલાસી થાય સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી સંત બુદ્ધિને સુધારીને સુખી કરે સંત વિષયાનંદ આપતા નથી સંત ભજનાનંદ આપે છે સંત વાસનાનો વિનાશ કરે છે સંત બગડેલા મનને સુધારીને સુખી કરે સંત ધન આપીને સુખી કરતા નથી કોઈ શ્રીમાન ના પાછળ તમે બહુ પડો ને તો શ્રીમાન તમને લાખ બે લાખ રૂપિયા આપી દે શ્રીમાન પણ ધન આપીને તમને સુખી કરી શકે છે સંત ધન આપીને સુખી કરતા નથી સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે સંત સન્માર્ગ બતાવે છે સંત સદબુદ્ધિ આપે છે સાચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત સમતા સમબુદ્ધિ દેત કુમતિ કો હરત હૈ मार्ग को दिखाय दे भाव देत भक्ति देत प्रेम की प्रचीति देत अज्ञान को हरत है ज्ञान देत ध्यान देत आत्म को विचार देत और ब्रह्म को बताय देत ब्रह्ममय करत है સદગુરુદેવ કૃપા કરીને સત્શિષ્યને આત્મ સ્વરૂપનું ભાન કરાવે છે સદગુરુદેવ પરમાત્માના દર્શન કરાવે છે સદગુરુદેવ ને શિષ્યનું કઈક લેવાની ઈચ્છા થતી નથી ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપવા તૈયાર હોય જે ગુરુને શિષ્યનું કઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે જ નહીં લોભી ગુરુ ઓર લાલચી છેલા दोनों का नरक में ठेलम ठेला ગુરુ પૂર્ણ નિરપેક્ષ હોવા જોઈએ શિષ્ય નિષ્કામ હોવો જરૂર પડે છે ત્યારે ગુરુદેવ શિષ્યના માટે પ્રાણનો પણ ભોગ આપે છે એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા સાયંકાળ થયો અંધારું થયું એક ઝાડના તળે મુક્કામ કર્યો રાત્રે ગુરુ શિષ્ય સત્સંગ કર્યો ભગવાનના નામનો જપ કરતા કરતા બંને સુઈ ગયા ભાગવતમાં એવું લખ્યું છે સંતોની નિદ્રા બહુ ઓછી હોય છે સત્વગુણ વધે કે નિદ્રા ઓછી થાય નિદ્રા એ તમો ગુણનો ધર્મ છે તમુગુણ વધારે હોય એને નિદ્રા વધારે આવે સંતોમાં સત્વગુણ વધારે હોવાથી સંતોની નિદ્રા બહુ ઓછી હોય છે ત્રણ કલાક ચાર કલાક થી વધારે એમનો સમય નિદ્રામાં જાય મધ્યરાત્રિના સમયે ગુરુદેવ જાગ્યા છે શિષ્ય સૂતેલો છે સંસાર સુઈ જાય છે ત્યારે સંતો જાગે છે અને સંસાર જાગે ત્યારે સંતો સુઈ જાય મધ્યરાત્રિ નો સમય છે ગુરુદેવ ધ્યાન કરવા માટે બેઠા છે શિષ્ય સૂતેલો છે એક મોટો સર્પ ક્રોધમાં દોડતો દોડતો ગુરુદેવે તે જોયું કે આ સર્પ મારા શિષ્ય પાસે કેમ જાય છે ગુરુદેવે તે સર્પને પૂછ્યું તું ક્યાં જાય છે તારું શું કામ છે તે સર્પે કહ્યું કે મહારાજ તમારો જે શિષ્ય છે એ મારો પૂર્વ જન્મનો વેરી છે એને પૂર્વ જન્મમાં મને માર્યો છે અને તે વેર નો બદલો લેવા માટે હું જઉં છું તેને હું મારીશ તેને હું કરડીશ એ વ્યાકુળ થઈને મરશે એ જોઈને હું રાજી થઈશ એને મને માર્યો છે ગુરુદેવ સર્પને સમજાવે છે મારા શિષ્યની ભૂલ થઈ છે તને એને માર્યો એ બહુ ખોટું કર્યું છે હું ક્ષમા માંગુ છું હું વંદન કરું છું મારા શિષ્યને કરીશ નહીં એને મારવાથી હવે તને શું મળવાનું છે તે સર્પે કહ્યું કે માણસ તમારું જ્ઞાન તમારી પાસે જ રાખજો તમારા જ્ઞાનથી મને શાંતિ નથી એ બહુ રડશે વ્યાકુળ થઈને પ્રાણ છોડશે તે જોઈને હું રાજી થઈશ હું સર્પ છું સર્પ જાતિ અતિ ક્રૂર હોય છે પોતાના બાળક સાથે તો બધા જ પ્રેમ કરે છે પણ સર્પ એવો ક્રૂર હોય છે સર્પને અતિશય ભૂખ લાગે છે ત્યારે સર્પ પોતાના બાળકને પણ ખાઈ જાય હું અતિ ક્રોધી સર્પ છું હું તમારા શિષ્યને કરડી એને હું રડાવીશ એને મને રડાવ્યો છે કોઈને રડાવશો નહીં રડવું એ સારું છે જે રડે છે એના પાપ પડે છે જે એકાંતમાં ભગવાનના માટે રડે છે એ જીવ ઉપર ભગવાન કૃપા કરે છે રડવું એ સારું છે કોઈને રડાવશો નહીં રડવાનો એક દિવસ સુખી થશે જે બીજાને રડાવે છે એ કોઈ દિવસ સુખી થતો નથી સર્પને ગુરુદેવ સમજાવે છે સર્પ માનતો જ નથી હું તમારા શિષ્યને કરડીશ ત્યારે ગુરુદેવે સર્પને કહ્યું કે શિષ્યના બદલામાં તું મને કરે મારું કોઈ કામ બાકી નથી મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી મારું મન શુદ્ધ છે મારું મરણ થાય તો વાંધો નથી મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જ જવાનું છું મારું મરણ થાય તો હું ભગવાનને જ મળવાનું છું જેના મનમાં વિકાર છે વાસના છે એ મૃત્યુથી ગભરાય છે જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને મરણની ભીખ લાગતી નથી મૃત્યુ એ તો પ્રભુનું મિલન કરાવનાર છે મરણ થશે તો હું ભગવાનને મળીશ હું કોઈના પેટમાં જવાનો નથી મારે પતિ થવું નથી કોઈની પત્ની થવું નથી જેને વાસનાનો વિનાશ કર્યો છે જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એને મૃત્યુની ભીખ લાગતી નથી ગુરુદેવે તે સર્પને કહ્યું છે શિષ્યના બદલામાં તું મને કરણી મારો શિષ્ય સાધક છે અને હું સિદ્ધ છું મારું મરણ થાય તો મારી સદગતિ થશે શિષ્યનું મરણ થાય તો શિષ્યની દુર્ગતિ થશે આત્માનમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સકૃપા જીવ ઈશ્વરને તો જાણતો નથી આ જીવને ખબર નથી કે હું કેવો છું હું કોણ છું લોકો જગત જુએ છે જગત નો વિચાર કરે છે હું કેવો છું પોતાનો વિચાર કોઈ કરતા નથી જીવ ઈશ્વરને તો જાણતો નથી જીવને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી મારો શિષ્ય સાધક છે એનું મરણ થાય તો એની દુર્ગતિ થશે અને હું સિદ્ધ છું મારું કોઈ કામ બાકી નથી મેં બધું જોઈ લીધું છે મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી હવે હું ધ્યાન કરવા માટે બેસું છું શિષ્યના બદલામાં તું મને કરડે ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે છે પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ છે માં બાળકને મોટો કરે છે માના મનમાં સ્વાર્થ હોય છે છોકરો મોટો થશે એનું લગ્ન થશે વહુ આવશે પછી મને સુખ આપશે માં પુત્ર સાથે પ્રેમ કરે છે એમાં સ્વાર્થ છે પિતા પુત્ર સાથે પ્રેમ કરે છે એમાં સ્વાર્થ છે ગુરુદેવ શિષ્ય સાથે પ્રેમ કરે એમાં કોઈ સ્વાર્થ નથી પુત્રને કદાચ સાપ કરડવા જાય તો બાપ એ સાપ ને એવું કહેશે કે એના બદલામાં તું મને કરડ બાપ ત્યાંથી ભાગી જશે ગુરુદેવે તે સર્પ ને કહ્યું શિષ્યના બદલામાં તું મને કરડ ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો પણ ભોગ આપવા તૈયાર છે સાધુ શબ્દનો અર્થ થાય છે જે બીજાનું કામ સાધી આપે એને સાધુ કહે છે સાધનોથી પરકાર્યાણી ઇતિ સાધુ પોતાનું કામ સિદ્ધ કરે સ્વાર્થી છે સંસારી છે જે બીજાનું કામ સાધી આપે છે જે બીજાના માટે પ્રાણનો પણ ભોગ આપે એને સાધુ કે છે વેશથી સાધુ થવું બહુ કઠણ નથી હૃદયથી સાધુ થવું બહુ કઠણ ગુરુદેવે સર્પને કહ્યું મને કરડ મારું મરણ થાય તો વાંધો નથી ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મળ્યા પછી પવિત્ર જીવનનો આરંભ થાય સદગુરુદેવ શિવ સ્વરૂપ છે ગુરુદેવો મહેશ્વરા શિવજી મહારાજ પ્રલય કરે છે પ્રલય કરે છે ત્યારે જગતનો વિનાશ થાય છે જગત નો વિનાશ થયા પછી પ્રલય થાય છે રોદનાથ રુદ્ર રોદયતી રુદ્ર રુજમ દ્રાવયતી દિવા રુદ્ર પ્રલય કાળમાં શિવ રુદ્ર બને છે સર્વનો વિનાશ કરે છે અત્યારે તો ભગવાન શંકર અતિ શાંત છે પણ પ્રલય કાળમાં શિવ રુદ્ર થશે સર્વનો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય ધન્ય છે ગુરુદેવ ને શિવજી તો જગત નો વિનાશ કર્યા પછી પ્રલય કરે છે જગત હોવા છતાં ગુરુદેવ શિષ્યને પ્રલય બતાવે છે કોઈ સદગુરુદેવ પ્રેમથી શિષ્યના માથે હાથ પધરાવે અને તે જ ક્ષણે એને પરમાત્માના દર્શન કરાવે માથી વિખૂટો પડેલો બાળક રડતો હોય એ બાળકને તમે પૈસા આપો કે મીઠાઈ આપો એ શાંત નહીં થાય એને માં જોઈએ છે એની માને ખબર પડે કે બાળક રડે છે માં દોડતી આવે છે અને બાળકના માથે જ્યાં હાથ પધરાવ્યો બાળક સમજી જાય છે કે મારી માં આવી ગઈ એક માના હાથમાં એવી શક્તિ છે બાળકના માથે હાથ પધરાવે તો રડતો બાળક શાંત થાય છે સદગુરુદેવના હાથમાં કેવી શક્તિ હશે જે હાથે કોઈ દિવસ પાપ કર્યું જ નથી જે હાથ અતિશય પવિત્ર છે સદગુરુદેવ નો વરદ માથે આવે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે મંત્ર દીક્ષા કરતા પણ સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ છે સિદ્ધ સદગુરુ સ્પર્શ દીક્ષા જેનું મન સતત નારાયણ નું ધ્યાન કરવાથી નારાયણાકાર બની ગયું છે જેના રોમ રોમ માંથી ભગવાનના નામનો જપ થયો છે એવા સિદ્ધ મહાપુરુષ જયારે સ્પર્શ કરે તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરે પછી જગત દેખાતું નથી શિવજી તો જગતનો વિનાશ કરે ત્યારે પ્રલય થાય ધન્ય છે ગુરુદેવ ને જગત હોવા છતાં જગત દેખાતું નથી સુખદેવજીએ પરીક્ષિત રાજાના માથે હાથ પધરાવ્યો તે જ ક્ષણે ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવ્યા કૃતાર્થ થયો ગુરુદેવ શિવ સ્વરૂપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ ત્રણ દેવો એક એક કામ કરે છે જયારે સદગુરુદેવ ત્રણે કામ કરે છે અને તેથી સદગુરુદેવ એ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે એવું કહીએ ને તો ભગવાનને ખોટું નહીં લાગે મારા ભક્તોના વખાણ કરે છે ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે સર્વકાળ અને સર્વમાં જે સત નો અનુભવ કરે છે પરમાત્માના ત્રણ નામ છે ઓમ તત્ અને સત સત નો અર્થ છે પરમાત્મા સર્વકાળ અને સર્વમાં જે પરમાત્માના દર્શન કરે એને સદગુરુ કે છે એ જ બીજાને દર્શન કરાવી શકે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે પરીક્ષિત રાજાનો અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી મહારાજ આવ્યા છે રાજાનું કલ્યાણ કર્યું છે રાજાએ પ્રધાન બે પ્રશ્નો કર્યા છે જેનું મરણ સમીપમાં હોય તે શું ન કરે એ મને સમજાવો શું કરે તે મને બતાવો માનવ નું કલ્યાણ થાય એવો મને કોઈ ઉપદેશ કરો રાજાએ એવું પૂછ્યું નથી કે મારું કલ્યાણ થાય એવો ઉપદેશ માનવ માત્ર કલ્યાણ કૃતો લોકહિતનરૂપ તારો પ્રશ્ન બહુ સુંદર છે તારા પ્રશ્નમાં સમાજનું હિત સમાયેલું છે માનવ જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય ઘણો સમય પૈસો કમાવવામાં જાય છે ઘણો સમય સુખ ભોગવવામાં જાય છે ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય છે ઘણો સમય વાતો કરવામાં જાય છે માનવ શાંતિથી બેસીને ભક્તિ કરતો જ નથી કેટલાક લોકો એવા હોય છે આખો દિવસ સારા સારા પુસ્તકો વાંચે છે પુસ્તકો બહુ વાંચે ઠીક છે બહુ સારું નથી જે લોકો બહુ પુસ્તકો વાંચે ને એનું શબ્દ જ્ઞાન વધે છે અને શબ્દ જ્ઞાન બહુ વધી જાય એ વાતો કરે છે ચર્ચા કરે છે એ શાંતિથી બેસીને પ્રેમથી પૂજા કરતો નથી જપ કરતો નથી જેનું શબ્દ જ્ઞાન બહુ વધ્યું છે એ સાધુ સંતોની પણ પરીક્ષા કરે છે આ મહારાજ કરતા બે વર્ષ પહેલા એક મહારાજ આવેલા તે કથા બહુ સારી કરતા તેમનો કંઠ બહુ સારો હતો બહુ ભણેલા લોકો કથામાં જતા નથી અને કથામાં કદાચ જાય તો અભિમાનમાં આકડમાં બેસીને જ કથા સાંભળે છે હું બધું જાણું છું મને બધી ખબર જે બહુ ભણ્યો છે જે બહુ પુસ્તકો વાંચે એ સંતોની પણ પરીક્ષા કરે માનવના જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય વાતો કરવામાં બહુ સમય જાય અને ઘણો સમય રડવામાં પણ જાય શાંતિથી ભક્તિ કરતો નથી કાળ ગળું દબાવે છે એક રસોયો હતો અને તે થોડી રસોઈ બનાવીને કોઈને મળવા ગયો અને ત્યાં વાતે ચડ્યો જે કલાક દોઢ કલાક વાતો કરી પછી આવીને જુએ છે તે અડધી રસોઈ મળી ગઈ એને બહુ દુઃખ થયું તે કલાક અડધો કલાક રડવામાં ગાળ્યો પછી તો બધું જ મળીને ખાક થઈ ગયું માનવની એવી જ દશા થાય વાતો બહુ કરે અને પછી રડે છે હવે મારાથી કઈ થતું નથી જીવન પૂરું થાય છે માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે જેનું મરણ મંગલમય થયું સમજવું એનું જીવન મંગલમય હતું જીવનમાં કરેલા પાપ મરણને બગાડે છે ભગવાન બહુ ઉદાર છે માનવ સાધારણ પાપ કરે તો ભગવાન એને ક્ષમા આપે છે માનવ જીવનમાં એવા પાપ કરે છે કે ભગવાનને પણ દયા આવતી નથી આ પાપ ક્ષમા કરવા જેવું નથી આ પાપની સજા થવી જોઈએ મહાપાપ મરણને બગાડે છે સાધારણ પાપ પુણ્યથી ભગવત કૃપાથી એનો નાશ થાય છે મહાપાપ ભોગવવું જ પડે છે જીવનમાં માનવ એવા પાપ કરે છે કે પાપની ક્ષમા આપવાની ભગવાનને પણ ઈચ્છા થતી નથી અંતકાળમાં જીવને પાપ દેખાય છે હવે મને માર પડવાનું છે હવે મને બહુ સજા થવાની છે અને તેથી જીવ ગભરાય ભાગવત ની કથા સાંભળો છું તમારા પાપ ભરે છે તમે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરો છો ભગવાનના નામમાં અને ભગવાનની કથામાં પાપને બાળવાની શક્તિ છે તમારા પાપ બળે છે આજથી નવું પાપ ન થાય એની કાળજી રાખવી લોકો કથા સાંભળે છે અને પાપ પણ ચાલુ જ રાખે છે કેટલાકને પાપ કરતા ખટકો તો લાગે છે પછી મનને સમજાવ્યું છે ફરીથી કોઈ ઠેકાણે ભાગવત ની કથા થાય તો વાંભળી આવીશ પછી સાંભળી જઈશ આજથી પાપ છોડી દે પાપ થી જ મરણ બગડે છે પાપ ન કરે એ મહાન પુણ્ય કરે સૌથી મોટું પુણ્ય કયું જે આંખ થી જીભ થી મન થી કોઈ દિવસ પાપ કરતો નથી એ મહાન પુણ્ય કરે છે પાપથી જ મરણ બગડે છે અંતકાળમાં પાપ બધા પ્રત્યક્ષ દેખાય છે અને તેથી જીવ ગભરાય છે જીવને જે ગભરામણ થાય છે તે પાપની ગભરામણ શરીરને વેદના થાય ત્યારે પણ જીવ અકળાય છે અંતકાળમાં જીવને પુણ્ય યાદ આવતું નથી પાપ જ યાદ આવે કોઈને મૃત્યુની શૈયામાં એટલું યાદ આવે કે એકવાર હું દ્વારકામાં ગયો હતો મેં દ્વારકા નાથના બરાબર દર્શન કર્યા છે મેં ભગવાનના ચરણમાં તુલસીજી અર્પણ કરી છે મૃત્યુની શૈયામાં આટલું યાદ આવે તોય મરણ સુધરે અંતકાળમાં જીવ પુણ્યને ભૂલી જાય છે અને જીવને પાપ જ યાદ આવે છે એના અનેક કારણ બતાવ્યા છે અંતકાળમાં પુણ્ય યાદ પાપ યાદ આવે છે એનું કારણ એ છે પાપ માનવ એકાગ્ર ચિત્તથી કરે છે માનવ પાપ કરે છે ત્યારે બહુ સાવધાન થઈને પાપ કરે છે હું પાપ કરું છું તે કોઈ જાણે બહુ સાવધાન થઈને એકાગ્ર ચિત્તથી કરેલું પાપ યાદ આવે છે પુણ્ય કરે છે ત્યારે માનવ ગાફલ હોય છે પુણ્ય કરે છે ત્યારે જીવ અભિમાનમાં હોય છે હું દાન આપું છું હું યજ્ઞ કરું છું પુણ્યમાં જીવ સાવધાન નથી પાપમાં જીવ સાવધાન હું પાપ કરું છું તે કોઈ જાણે અને એકાગ્ર ચિત્તથી તેથી કરેલું પાપ યાદ આવે અંતે નારાયણ સ્મૃતિ થોડો વિચાર કરો આ શરીર ક્ષણ ક્ષણમાં મરે છે આત્માનો જન્મ થતો નથી આત્માનું મરણ થતું નથી આ શરીર તો ક્ષણે ક્ષણે મરે છે પ્રતિ ક્ષણને સુધારજો પ્રતિ ભક્તિ કરવાની ટેવ પાડો તો અંતકાળમાં ભગવાન યાદ આવશે કેટલાક લોકો એવું સમજે છે આજે ખાઓ પીઓ મજા કરો અંતકાળમાં રામ રામ બોલીશું કે વિમાન આવશે વિમાન મજા અંતકાળમાં જે ભગવાન નું સ્મરણ કરે એ ભગવાનના ધામમાં જાય અને ભગવાન નું સ્મરણ કરવું બહુ કઠણ છે અંતકાળમાં અતિ દુઃખ છે પ્રતિક્ષણે ભક્તિ કરવી ક્ષણનો દુરુપયોગ કરે એનું મરણ બગડે અને કણનો દુરુપયોગ કરે એ દુઃખી થાય એ કણનો પણ દુરુપયોગ ન કરે કણથી અને કીડીઓનું પોષણ થશે આ મોંઘવારી કેમ થઈ લોકો થાળીમાં પતરામાં બહુ છાડે અન્નદેવનું અનાદર બહુ કરે છે અને તેથી આ મોંઘવારી થઈ કણ પણ છોડશો કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં દરિદ્રી થાય સુધરેલા લોકો તો એવું સમજે છે થોડું તો છાડવું જ જોઈએ છાડવું તો ફેશન છે બધું કહી જાય સારું નથી થોડું પણ છાડવું ન જોઈએ કેટલાક લોકો બહુ હોય છે કે થોડુંક છાડી હોય ને તો પાછળથી ભિકારીઓને ખાવાનું આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કોઈને પણ એઠું આપવું નહીં તમારું એઠું જે ખાશે એ તમારું પુણ્ય લઈ જશે એઠું કોઈને આપશો નહીં ભિકારી પણ ભગવાન નો અંશ છે ભિકારી એ કઈ ભીખ માંગવા માટે આવ્યો નથી ભિકારી તો આપણને ઉપદેશ કરવા માટે આવ્યો છે પૂર્વ જન્મમાં મેં કોઈને કઈ આપ્યું નથી તેથી હું ભિકારી થયો છું તમે મને ન આપો તો યાદ રાખજો બીજા જન્મમાં તમે મારા જેવા જ થવાના છો એ કઈ ભીખ માંગવા આવ્યો નથી એ ઉપદેશ કરવા માટે આવ્યો ભિકારી પણ ભગવાનનો અંશ છે એને હેઠું આપશો એક કણનો દુરુપયોગ ન થાય કણ અને ક્ષણ બે હાચવજો કણનો દુરુપયોગ કરે એ ભિકારી છે નો દુરુપયોગ કરે એ અંતકાળમાં બહુ દુઃખી થાય પ્રતિ ક્ષણે ભક્તિ માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે ક્ષણભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય में खिली न खिली મલયા છલકી સુચિગંધ સમીર ચલી ન ચલી કલિકાલ કુઠાર દિયે ફિરતા તન નમ્ર હે છોટ ઝીલી ન ઝીલી વેતલે હરિનામ હરી રસના અંત સમય મે હિલી નહીં શરીર ક્ષણે ક્ષણે મરે છે પ્રતિ ક્ષણે ભક્તિ કરો મરણ મંગલમય થશે કાળ આવે છે તે બધાને સાવધાન કરીને પછી પકડવા આવે છે અચાનક કોઈનું મરણ થતું નથી બધાને કાગળ લખે છે કા અનેક વાર ખબર આપે છે હવે મારો સમય થયો છે હવે હું આવવાનો છું હવે હું આવવાનો છું સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે કા કાગળ લખે તે વાંચતો જ નથી એક એક દાંત પડવા લાગે નહીં એ સમજવું કાળનો કાગળ આવ્યો જન્મ થયો ત્યારે મુખમાં એક પણ દાંત નહોતો મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે દાંત પડવા લાગે ને કે સમજવું હવે મરણ સમીપમાં છે હવે સાદું ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરવી કલયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે બહુ આગળ વધ્યા છે દાંત પડી જાય ને બસો પાંચસો ખર્ચીને નકલી દાંત બનાવે છે એટલે તો એવું સમજે છે મોઢામાં છોકઠું હોય ને તો થોડું ખાવામાં મજા આવે છે અરે છેલ્લા વરઘોડાની હવે તૈયારી છે સાવધાન કરે છે બહુ ખાવાથી તૃપ્તિ થાય છે જીભ ને મનને સમજાવવાથી તૃપ્તિ થાય મેં બહુ ખાધું છે હવે મારે સાદું ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરવી મૃત્યુના લક્ષણ ભાગવતમાં બતાવ્યા છે આકાશમાં જેને અરુંધતીનો તારો ન દેખાય એ સમજે કે એક વર્ષમાં મારું મરણ થશે આપણો ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે તેના પહેલા ગોત્રોચ્ચાર કરવો પડે છે અમુક ઋષિના વંશમાં મારો જન્મ થયો એક ભાઈને પૂછ્યું હતું કે તમારું ગોત્ર કયું એમને એવું કહ્યું કે મહારાજ હું પરદેશનો ઇતિહાસ જાણું છું પણ મારું ગોત્ર કે હું જાણતું હું પરદેશમાં બોલું છું તમે બધા ઋષિ ના બાળક ઋષિઓને કેમ ભૂલો છો તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે ઋષિઓના પાછળ પાછળ ચાલવાનું છે આપણે બધા સાત ઋષિઓના બાળકો છીએ